Hello hello hello hello Shri Krishna Tirth જય શ્રી કૃષ્ણ સ્વરણ જય શ્રી કૃષ્ણ તીર જય શ્રી કૃષ્ણ શરણ જય શ્રી કૃષ્ણ તીર્થ જય શ્રી કૃષ્ણ રાજીવ હેલો જય શ્રી કૃષ્ણ મોદી જય શ્રી કૃષ્ણ હેલો કોઈ જોડાવ છે ચલો દ્વિજ કરો ચિંતા સંતાન હંતારો મ્યુટ કરી દો બધા પોતપોતાનો यदनुग्रहतोऽजन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाजनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलापि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च द्विभिस्तदा षड्भिर्विराजतेऽसौ पञ्चदाररे मम आकर પાંચસો ત્રણ પેજ નંબર એવ વાસર પ્રસંસાદ અર્ધવ જન્માષ્ટમી આવતી તબ શ્રી ગુસાઈ તબ શ્રી ગુસાઈજી આપુ શ્રી નવનીત પ્રિયજી કો પંચામૃત સ્નાન કરાવે કે શ્રૃંગાર કરી શ્રી ગિરિરાજજી પર્વત ઉપર પધારી કે શ્રી ગોવર્ધનનાથજી કે શ્રૃંગાર કરશે એટલે જ્યારે જન્માષ્ટમી આવતી ત્યારે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયજીને પંચા પંચામૃત સ્નાન કરાવીને શ્રૃંગાર કરીને શ્રી ગિરિરાજજી પર્વત ઉપર પધારીને શ્રી ગોવર્ધનનાથજીના શ્રૃંગાર કરતા શા માટે રાજભોગ પહોંચી કે ફેરી શ્રી ગિરિરાજ તે શ્રી ગોકુલ આવશે એટલે પછી એ રાજભોગને રાજભોગ પછી ટ્રેન કરીને રાજભોગ પહોંચીને પછી ફેરી શ્રી ગિરિરાજજીને ગિરિરાજજી શ્રી ગોકુલ આવતા શ્રી ગિરિરાજજી ગોકુલ આવતા સો કામ श्री नवनीत प्रिय जी को मध्य रात्रि को जन्म की रीति करी के पलना जुलाई श्री श्रीनाथ जी के यहाँ नंद महोत्सव करते એટલે પછી શ્રી નવનીત પ્રિયજીને ત્યાં મધ- મધ્યરાત્રિ ને મધ- મધ્યરાત્રિએ જતા અને પલના નહીં જુલાઈને જ- જતા નહીં જતા તો રાજભોગથી એના ત્યાં ગિરિરાજજીમાં રાજભોગ સુધીની સેવા પહોંચીને પછી ગોકુલ પધારતા પછી રાત્રે નવનીત પ્રિયજીને જન્મનો ઉત્સવ કરતા પછી પલના ઝુલાવીને ફરી પાછા ગિરિરાજજી પધારતા ત્યાં આનંદનો ઉત્સવ કરતા ये सो जब जन्माष्टमी आई तब श्री गुसाई जी आपू परमानंद दास जी को संग ले के श्री गिरिराज जी સો શ્રી ગોકુલ પધારે એટલે જ્યારે જન્માષ્ટમી આવી ત્યારે શ્રી ગુસાઈજી પરમાનંદ દાસજીને સંગ લઈને શ્રી ગિરિરાજી થી શ્રી ગોકુલ પધારતા પધાર્યા એક દિવસની વાત છે હા. पधारिया सो जन्माष्टमी के दिन श्री गुसाई जी आपू श्री नवनीत प्रिय जी को અભ્યંગ કરાવે એટલે પછી ના દિવસે શ્રી ગોસાઈજી નવનીત પ્રિયજીને અભ્યંગ કરાવતા કરાવતા નહીં કરાવ્યા તા સમયે પરમાનંદ દાસ ને ય બધાઈ ગઈ એટલે એ વખતે પરમાનંદ એ બધાઈ ગાઈ બધાઈ રાગ ધનાશ્રી મિલી મંગલ ગાવું માઈ સબે મિલી એટલે આખું ગાવું ગાઓ आज आजूलाल को जन्म दिवस है बाजत रंग बधाई आंगन લીપો ચોક પુરાવો વિપ્ર પઢલ લાગે વેદ કરવું શિંગાર શ્યામ શ્યામ સુંદર કો ચ- ચોવા ચંદન મેદ આનંદ ભરી બાબા નંદજુ की रानी फूली अंगन समाई परमानंद दास को ठाकुर बहुत શિંગાર કરી કે તિલક કયો એટલે પછી શ્રી ગુસાઈજીએ નવનીતપ્રિયજીને શિંગાર કરાવીને તિલક કર્યા તા સમય પરમાનંદ દાસને એ પદ ગાયો એટલે એ વખતે પરમાનંદ પરમાનંદ દાસજીએ આ પદ ગાયો સો પદ રાગ સારંગ જે પદ છે એ વર્ષમાં જ્યારે પણ ઠાકોરજીને તિલક થાય તે વખતે આ પદ નિયમથી ગવાય મહાપ્રભુજીનો ઉત્સવ હોય શ્રી કૃષ્ણજીનો ઉત્સવ હોય શ્રી ગોપીનાથજીનો ઉત્સવ હોય કે જન્માષ્ટમી હોય બધા એકોતેરની કો આજ એ નંદઘરની જશુમતી જાયો હે લાલ ભામ તો જીકો આ પદ ગવાય છે या प्रकार યા પ્રકાર પરમાનંદદાસને બહુત પદ ગાય એટલે આવી રીતે પરમાનંદ પરમાનંદદાસજીએ ઘણા બધા પદ ગાવ્યા કા પાછે અર્ધરાત્રિ કે સમય શ્રી ગુસાઈજી આપું જન્મ કરાય કે શ્રી નવનીત પ્રિયજી કો ફલનામે પધરાય શ્રી નંદ પછી અડધી રાત્રિએ શ્રી ગુસાઈજી નવનીત પ્રિયજીને પલ્લામાં પધરાવ્યા જન્મ કરાવીને શ્રી નવનીત પ્રિયજીને પલ્લાઓ પધારે એટલે પહેલા જન્મ થાય અડધી રાત્રે જન્મ થાય એટલે પંચામૃત સ્નાન થાય તે પછી પલ્લામાં પધારે શ્રી નંદરાયજી શ્રી યશોદાજી ગોપી ગ્વાલકો ભેગ ધરાય એટલે પછી શ્રી નંદરાયજી શ્રી અસુદાજી અને ગોપી ગ્વાલ ને ભેગ ધરાય ભેગ એટલે નહીં નહીં ને નહીં ભોગ ભેગ એટલે અતરાયજીનો વેશ ગોપીવાલનો વેશ બધાને પહેરાવ્યો એટલે જે પરિવારના જનો હોય એમાં કોઈ નંદરાયજી બને કોઈ યશોદાજી બને કોઈ ગોપી ગ્વાલ બને અને પછી ઠાકોરજીના સન્મુખ પલનામાં બધા ઉત્સવ કરે આ સમય પરમાનંદ દાસ ને એટલે આ સમય પરમાનંદ દાસ છે આ પદકાર નું પદ રાગ ગણાશે એટલે ગાવું ગાઓ જશો જશોદા ફૂલે ફૂલી તુમારે પુત્ર ભયો કુલમંડન વાસુદેવ કુલમંડન કુલમંડન વાસુદેવ સમતુલી તેથી અચિત બિરથી જે ગ્વાલિની ગામ ગામ સે આઈ ले ले भेंट सबे मिली निकसी मंगल चार बधाई ऐसे दशक हुई जो और तो सबको उस छुपावे बाढ़ो बंश नंद बाबा को परमानंद जिय भावे તેમાં એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે જો ઘણા બધા સેવકજનો હોય સેવા કરતા હોય તો કોઈ નંદરાયજી બને કોઈ યશોદાજી બને કોઈ ગોપી ગ્વાલ બને કોઈ કીર્તન કરે કોઈ પખાવજ બજાવે તો બધા આનંદથી ઠાકોરજીની સેવામાં ઉત્સવ થઈ શકે એટલે ગુસાઈજી ના પછી સાતલાલજી થયા એમના પુત્ર થયા એમ કરતા ગુસાઈજીની હાજરીમાં સાથે જે હતા એમનો પરિવાર એ બધા આનંદથી ઠાકોરજીની સેવામાં રહેતા એટલે પરમાનંદદાસજીને સુખ મળ્યું દર્શન પાછે नंदराय जी और गोपी ग्वाल के दूत अपने लाल जी सब को लेके दधी कांडो किए એટલે શ્રી ન- શ્રી નંદરાયજી ગોપી ગ્વાલ અને વૈષ્ણવના બધા અ, સાથે લાલજી સબ લેકે દધી જે દધી કાંડો એટલે દહીં હા એટલે દહીં હલ્દી વાળું દહીં કરી અને બધાને ઉડાવે એમ હાલે પરસ્પર એને દધી કાદો કહે એટલે કાદો એટલે એ કાદવ જેવું થઈ જાય એટલું બધું કાદવ જેવું થઈ જાય દહીં ઉડે કે આમ આપણને એમ લાગે કે ધૂળેટીમાં કેવું થાય રંગનું ને માટીનું ભેગું થઈને એવું સહપરમાનંદ નાસ્ફોટિત આનંદને વિક્ષમ વિક્ષિપ્ત વિક્ષિપ્ત હોઈ ગયો એટલે પરમાનંદ નાથને આનંદમાં પરમાનંદ દાસ કો ચિત્ત એટલે એમનું ચિત્ત આનંદમાં ગાંડુવેલું થઈ ગયું આ સમય પરમાનંદ દાસ નાચન લાગે ઓર એ પદ ગાયો એટલે એ વખતે પરમાનંદદાસ નાચવા લાગ્યા અને પદ આ પદ ગાયો સો વા પ્રેમ મેં પરમાનંદદાસ રાખો હું ક્રમ ભૂલી ગયે એટલે પછી એ આનંદમાં પરમાનંદદાસ રાગનો ક્રમ ભૂલી ગયા રાગનો ક્રમ ભૂલી ગયા એટલે જે સમયે જે રાગ ગાવું જોઈએ એ એમને ધ્યાન ન રહ્યું ઉત્સાહમાં ને ઉત્સાહમાં એટલે સારંગ રાગમાં જ એમણે આ પદ ગાયું રાતના સમય પણ દરેક રાગ હોય એના પોતપોતાના સમય છે ક્યારે કયો રાગ ગવાય સંગીત શાસ્ત્ર પ્રમાણે એટલે સવારના જેમ ભૈરવ છે ભૈરવી રામકલી અને એ બધા પદ ગવાય પછી બિલાવલ આશાવરી વગેરે છે બપોરના સમયમાં તારંગ ધનાશ્રી વગેરે છે સાંજે પૂર્વી ગોરી એવા રાગ રાત્રે બિહાગ ને કાનરો યમન એવો રાગનો બધાનો ક્રમ હોય છે એ ભૂલી ગયા ને આજે રાતના પણ એમને સારંગ રાગમાં ગાયું જે બપોરના રાગ ગવાય છે આજ નંદર આયે કે આનંદ ભયો એ પદ ગાયું यह પદ यह पद गाय पाछे परमानंद दास प्रेम में मूर्छा खाए ભૂમિ ને વીર પડે એટલે આ પદ ગાઈને પરમાનંદ દાસ અ, આનંદમાં અ, ચક્કર ખાઈને પડી ગયા तब she decided આપો આપને હસ્ત કમાલસો she હસ્ત કમાલસો પરમાનંદ નાસ્તો ઉઠાય કે સંજુલી ને જલ લેકે વેદ મંત્ર પઢી કે આપું પરમાનંદ નાથ કે ઉપર છીરકે એટલે શ્રી ગુસાઈજી પોતે કમલ એટલે હાથથી પોતાના હાથમાં પોતાના હાથથી પરમાનંદ દાસ ને ઉઠાઈ ને અંજુલી માં લઈને વેદ મંત્ર પઢીને પરમાનંદદાસ ઉપર પાણી છીરક્યું સો તપ ઉછલિત પ્રેમ જો વિકલ કરતો તો હૃદયને સ્થિર થયો એટલે એ પ્રેમ એમના હૃદયમાં સ્થિર થઈ ગયો સો પરમાનંદ દાસ સગઈ લીલા કો અનુભવ કિએ ઓર ગાન કિએ એટલે પરમાનંદ દાસ બધી લીલાને અનુભવ કર્યો અને બધા રાગ ગાયા તારો અવાજ ધીમો આવે છે આ પ્રકાર પરમાનંદ દાસ કે ઉપરથી ગુસાઈજી ને કૃપા કરી એટલે આવી રીતે શ્રી પરમાનંદ દાસ ઉપર શ્રી ગુસાઈજી કૃપા કરી તા પાછે યજ્ઞ પલનાકો પદ પરમાનંદ દાસ ને ગાયો એટલે પછી આ પદ ત્યારે પલ્લવના પદ પરમાનંદ દાસજીએ ગાયા हम्म, हालरो हुलरावे मात तो यह तो यह कीर्तन सुनी गए श्री गुसाईजी आपू परमानंद दास के તો બહુ પ્રસન્ન ભય એટલે આ કીર્તન સાંભળીને શ્રી ગુસાઈજી પરમાનંદ પરમાનંદ દાસ ઉપર ઘણા પ્રસન્ન થયા ત્યાર પાસે પરમાનંદ દાસને યહ પદ કાન્હરો રાગ મેં કરી કે ગાયો એટલે એ વખતે પરમાનંદદાસજીએ આ પદ કાન કાન્હરો રાગમાં કરીને ગાયો તો પ્રેમ મેં રાગ કો ક્રમ નાહી લીલા કો ક્રમ એટલે એમને આનંદમાં રાગનો કોઈ ક્રમ ન નતો લીલા લીલા કો ક્રમ તો જૈસી લીલા કરી तो तो પૂરી પરમાનંદાસ ગાય આખું એક જ વાક્ય છે તો જૈસી લીલા કરી સો સ્ફુરી તો તેસે પરમાનંદાસ ગાય એટલે ઠાકોરજીએ જેવી લીલા કરી એવી જ લીલાનો એમને અનુભવ થયો અને તે પ્રમાણે એમણે પરમાનંદાસજી કીર્તન પણ ગાય એ કાંડરો રાગમાં આ પદ ગાયો રાનીજુ તિહારો ઘર સુબસો બસો so यह આશીષ આશીષ को પદ પરમાનંદ દાસ ગાયો એટલે આ આશીષ નો પદ પરમાનંદ દાસજીએ ગાયો तब श्री गुसाई जी आपू अपने पुत्र श्री गिरिधर जी के गिरिधर जी को नवनीत प्रिय जी के पास રાખી કે દધી કાંડો કીએ એટલે શ્રી ગુસાઈજીએ પોતા ત્યારે ગુસાઈજીએ પોતાના પુત્ર શ્રી ગિરધરજીને નવનીત પ્રિયજીના શ્વાસ રાખીને બધી કાંડો કર્યા ગિરધરજી શ્રી નવનીતપ્રિયજી પાસે ગિરધરજી ઠાળા કર્યા અને પોતે દધી કાદો કર્યો એટલે દહીં દૂધ ને બધું ત્યાં ઉડાવ્યું અને નૃત્ય કર્યું સાપ હાથે પરમાનંદ દાસ કો સંગ લેકે શ્રી ગુસાઈજી આપો શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કિયે એટલે ત્યારે પરમાનંદ દાસ ના સંગ શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા પાછે પરમાનંદ દાસ સંગ લેકે એટલે એમને સાથે લઈ જઈને શ્રી ગુસાઈજી પોતે શ્રીનાથજીના દર્શન કર્યા સો દધીકાંડો દેખે કે પરમાનંદ દાસ લીલા રસમે મગ્ન હોય હોય ગયા એટલે દધીકાંડો જોઈને પરમાનંદ <laughs> કાંદો નહીં કાદો ખાંદો નો મતલબ બીજો થઈ જાય અનુસ્વાર હા આગળ કરો લાલ તા પાછળ શ્રી ગુસાઈજી આપો श्री गोवर्धन नाथ जी को રાજભોગ ધરી કે બહાર આય એટલે પછી શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન નાથજી ને રાજભોગ ધરી અને બહાર આવ્યા तब श्री गुसाई जी आपू परमानंद दास की अलौकिक दा, दास देख दशा दशा देखी देख के कहे जे जो जैसो जो जैसो जैसे जो जैसे कुंभन दास को किस किशोर किशोर लीला में नरी નિરોધ ભયો निरोध भयो सो तैसो तैसे बाल लीला में परमानंद दास को निरोध भ- भयो है એટલે શ્રી ગુસાઈજી આ અલૌકિક દ્રશ્ય જોઈને અને દશા એટલે એમની સ્થિતિ અવસ્થા અવસ્થા જોઈ અને કુંભનદાસ અને કહ્યું કે કુંભનદાસજીને જેવી રીતે ઠાકોરજીની કિશોર લીલામાં મન લાગી ગયું હતું કિશોર લીલા એટલે હા એ તો બરોબર છે તો મતલબ કિશોર એક અવસ્થા છે બાલ્ય અવસ્થા હોય પૌગંડ અવસ્થા હોય પછી કિશોર હોય પછી યુવા હોય તો એ જે કિશોર અવસ્થા છે ઠાકોરજીને એટલે અગિયાર બાર વર્ષની ઉંમર છે તે વખતે પ્રભુએ જે જે પણ લીલા કરી એમાં કુંભનદાસજીનું મન લાગી ગયું હતું તેવી રીતે પરમાનંદાસજીનું મન ઠાકોરજીની બાલ લીલામાં લાગી ગયું હતું પાછે પરમાનંદાસ શ્રી ગુસાઈજી કો દંડવત કરી પર્વત તે નીચે ઉતરે એટલે પછી પરમાનંદાસ શ્રી ને આજ્ઞા લઈ અને નીચે દંડવત કરીને નીચે ઉતર્યા થી तो श्री गोवर्धन नाथ जी के ध्वजा ध्वजा को दंडवत करी सुरभि कुंड ऊपर ऊपरी आए के अपने ठिकाने कुटी अपने ठिकाने कुटी आए, आए बोली वो छोड़ी दियो बोली वो छोड़ी दी हम्म। आ वाक्य समझ ना बोल એટલે શ્રી ગોવર્ધનનાથજીની આ મંદિરની ધજાને દંડવત કર્યા પછી સુરભી કુંડ ઉપર એમણે પોતાની ઝૂંપડી કુટી એટલે ઝૂંપડી એ બનાવી રાખી હતી ત્યાં એ પોતે આવ્યા અને પછી બધા સાથે કોઈ પણ સાથે બોલવાનું છોડી દીધું એમણે બંધ કરી દીધું तो नंद महोत्सव अ, र- કે रस રસ મેં के रस में मगन होए के परमानंद दास अपनी देह छोड़ी छोड़ी वे को विचार करी के સુરભી કુંડ ઉપર આય કે સોય એટલે પછી સોય એટલે પછી નંદ અ, નંદ મહોત્સવ એના રસમાં મગન એમના થઈને રસમાં મગ્ન થઈને અને પરમાનંદ દાસે આ વિચાર અ, એમને પોતાની દેહ છોડવાનો વિચાર કર્યો વિચાર કર્યો અને સુરભી કુંડ પર લેટ્યા હમ. और यहाँ श्री गोसाई जी आपको श्री नाथ जी की राजभोग आरती કરી કે અનોસર કરાવ- કરાવે કરવાઈએ કરવાયે એટલે પછી ત્યાં શ્રી ગોસાઈજી શ્રીનાથજી ના રાજભોગ આરતી કરી અને અનોસર કરાવ્યા પાછે શ્રી ગોસાઈજી આપો સેવક ન- સો પૂછે जो आजू राजभोग आरती के समय परमानंद दास को नहीं देखे तो कहाँ गए એટલે પછી બધા વૈષ્ણવ એટલે સેવકોને પૂછ્યું શ્રી કૃષ્ણજીએ કે આજે રાજભોગ આરતીમાં પરમાનંદ દાસ ન જોયા ક્યાં છે તે तब एक वैष्णव श्री गुसाई जी से आए विनती कीनी जो महाराज परमानंद दास तो आजू विकल विकल से विकल से दिशत है और काहू सो बोलत नाही और सुरभि कुंड प- पे जाए के सोए રહે સોય હે એટલે પરમાનંદ એટલે એમાંથી એક વૈષ્ણવને શ્રી ગુસાઈજીને કીધું કે મહારાજ પરમાનંદ દાસ તો વિકલ વિકલ જેવા દેખાય છે વિકલ એટલે એટલે તેમની તબિયત સારી ન હોય એવા એટલે તેમની તબિયત સારી નથી દેખાતી હમ. કોઈથી બોલતા અને કો- કોઈથી બોલતા પણ નથી અને સુરભી કુંડ ઉપર લેટ્યા છે અ, સુઈ ગયા છે तब श्री गोसाई जी आपू व वैष्णव को संग ले सुरभि कुंड ऊपर पधार पधारी के परमानंद दास के पास आए ત્યારે પછી શ્રી ગોસાઈજી ઈ જ વૈષ્ણવ ઈ વૈષ્ણવ ને લઈને સુરભી કુંડ ઉપર પધાર્યા અને પરમાનંદ દાસ પાસે આવ્યા પરમાનંદ દાસ કે માથે પર અ, શ્રી હસ્ત ફેરી કે श्री गोसाई जी आपू परमानंद दास को कहे શું કહે सो कहे जो परमानंद दास हम तुम तुम्हारे मन की जानत है મન કી જાનત મન નહીં મન मन की जानत है એટલે પછી શ્રી ગુસાઈજી પરમાનંદાસના માથા ઉપર હસ્ત ફેરવ્યો અને પરમાનંદ દાસ ને કીધું પરમાનંદ દાસ અમે તમારા મનનું જાણીએ છીએ જો અવતિહારો દર્શન દુર્લભ ભયો એટલે તમારા દર્શન દુર્લભ થયા આ વાક્ય સમજ ન પડી એટલે હવે પરમાનંદાસજી પોતાનો દેહ છોડશે પછી તો પરમાનંદાસજી ને અહિયાં દેહ થી તો જોવા મળશે નહીં ને એટલે તમારા દર્શન હવે તો દુર્લભ થઈ જશે तब परमानंद दास ने उठे के श्री गोसाई जी को साष्टांग दंडोत ત્યારે પછી પરમાનંદ દાસે શ્રી ગોસાઈજી ને ઉભો થઈને સાષ્ટાંગ દંડોત કર્યા ઉભા થઈને તા સમય યહ પદ પરમાનંદ દાસ ને ગાયો સો પદ એટલે ત્યારે આ પદ પરમાનંદ દાસે ગાયો રાગ સારંગ પ્રીતિ તો નંદ નંદન સો કીજે સંપત્તિ વિપત્તિ કરે પ્રતિપાલે કૃપા કરે તો જીજે પરમ ઉદાર ચતુર ચિંતામણી સેવા સુમિરન માને ચરણ કમલ की छाया રાખે અંતર્ગતિ की जाने वेद पुराण भागवत भाखे कियो भक्तन मन भायो परमानंद इंद्र को वैभव विप्र सुदामा पायो આ પદ એમણે ગાયું यह पद सुनी के श्री गुसाईजी अब बहुत प्रसन्न भय એટલે આ પદ સાંભળી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા તા સમયે એક વૈષ્ણવને પરમાનંદ દાસ તો કહ્યો જો મેં મોકો મોકો કછું સાધન સાધન બતાવો તો મેં કરો એટલે પછી શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને એમાંથી એક વૈષ્ણવને પરમાનંદ દાસે અરે सुनोगे तो फलसिद्धि होगी सुनो हाँ એટલે પછી પરમાનંદ દાસે વૈષ્ણવને કીધું પ્રસન્ન થઈને કીધું કે તમે મન લગાવી અને સાંભળજો જો સુગમ સુગમ ઉપાય હે તો મેં કહું એટલે સુગમ ઉપાય એટલે ગુપ્ત સરળતાથી થઈ શકે છે સહેલો ઉપાય पहलो उपाय हूँ तुम कहू छू या बात में या बात को मन लगाए के सुनोगे तो सिद्ध होएगी फल सिद्धि होएगी फल सिद्धि होएगी फल फल नहीं फल फल सिद्धि होएगी हाँ। एटले पी परमानंद दास कीधु कि आ बात ते ध्यान से सांभशो तो फल सिद्धि थे तम तो या प्रकार प्रीति सो समाधान करी के પરમાનંદ દાસ ને એક પદ વા વૈષ્ણવ કો સુનાયો સ્વપદ એટલે પ્રીતિ થી આ રીતે બહુ પ્રેમથી વૈષ્ણવ નું સમાધાન કરીને પરમાનંદ દાસજીએ આ પદ વૈષ્ણવ ને સંભળાવ્યું રાત સમય ઉઠી કરીએ શ્રી લક્ષ્મણ સુખગાન પ્રકટ ભય શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિદાન શ્રી ઉઠ્ઠલેશ મહાપ્રભુ રૂપ ગીત શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને શ્રી ગુસાઈજીનો સમગ્ર જે પરિવાર છે એ બધા પરિવારનું સ્મરણ આ પદમાં કર્યું તો પ્રકાર યહ કીર્તન પરમાનંદ દાસને ગાયો એટલે આવી રીતે પરમાનંદ દાસે આ પદ ગાયું યહ સુની કે શ્રી ગુસાઈજી ઓર સગરે વૈષ્ણવ પ્રસન્ન ગયે એટલે આ પદ સાંભળી બધા વૈષ્ણવ અને ગોસાઈજી ખુબ પ્રસન્ન થયા તા પાછો શી ગોસાઈજી આપો પરમાનંદदास તો પૂછે જો પરમાનંદदास अब तिहारो मन कहा है એટલે પછી પરમાનંદ એટલે ઋષિ ગોસાઈજીએ પરમાનંદदासને પૂછ્યું પરમાનંદदास હવે તમ ક્યા છે તો પરમાનંદदासને યહ કીર્તન સારંગ રાગ મે ગાયો તો બસ એટલે આ પદ પરમાનંદાસે પછી એક કીર્તન ગાયો સારંગરાજમાં એક કીર્તન ગાયું તે પદ રાધે વેઠ તિલક સંવારતી મૃગનયની કુસુમાકર ધરી નંદ સુવન રૂપ વિચારતી દર્પણ હાથ શિંગાર બનાવતી બાસર સમ જુગ ઠારતી અંતર પ્રીતિ શ્યામ સુંદર શું હરિસંગ કેલી સંહારતી પાસરગત રજની બ્રજ આવત મિલત ગોવર્ધન ધારી પરમાનંદ સ્વામી કે સંગમ મુદિત ભઈ બ્રજનારી એટલે શ્રી રાધાજી ઠાકોરજીના જેવી રીતે યાદ કરે છે અને ઠાકોરજી પ્રાપ્ત થાય છે તો એમને જે આનંદ થાય છે એ આખું એમણે આમાં કહ્યું આ પ્રકાર तो यह प्रकार जु- जुगल जुगल स्वरूप की स्वरूप लीला की में लीला में म- अ, મને लगाए કે परमानंद दास देह छोड़ी કે શ્રી ગોવર્ધન નાથજી કી લીલા માં જાય કે પ્રાપ્ત ભય એટલે આવી રીતે જુગલ સ્વરૂપ ના મન લગાવી લીલામાં મન લગાવી અને પરમાનંદ દાસે પોતાની દેહ છોડી શ્રી ગોવર્ધન નાથજી ની લીલામાં પ્રાપ્ત થયા એટલે જેવી રીતે સુરદાસજી ગયા પાછા શ્રી ગોસાઈજી जी गोपाल गोपालपुर में आए के स्नान करी के पर्वत पर्वत के ऊपर श्री गोवर्धन नाथ जी को उत्थापन कराए એટલે પછી અ, શ્રી ગો અ, શ્રી ગો શ્રી ગોસાઈજી ગોપાલપુર આવી અને ગોવર્ધન પર્વત પર જઈ શ્રી ગોવર્ધન નાથજી ને ઉત્થાપન કરાવ્યા પાછે સેન પર પર્યંત પર્યંત ट्रेन पर्यंत सेवा को पहुंची के अनवसर करा करवाए पर्वत से उतरे उ- अपने बैठक में आए विराजे એટલે પછી શ્રી ગુ- ગુસાઈજી ઉમ, પર્વત શયન ઉપર સુધીની સેવા સેવા ઠાકોરજીની પહોંચીને પહોંચી અનુસર અનવસર કરાવીને કરાવી અને પછી પર્વત ઉપરથી પધાર્યા અને બેઠક પર બિરાજ્યા तब अ, सब वैष्णव ने परमानंद दास की देह को अं- અગ્નિ સંસ્કાર अग्नि કિયો. संस्कार किया और पाछे गोपाल गोपालपुर में आए कि श्री गोसाई जी के आगे आगे बहुत बढ़ाई કરી બડાઈ કરન કરન લાગે લાગે એટલે પછી બધાએ બધા વૈષ્ણવોએ મળીને પરમાનંદ દા- દાસની દેહનો અગ્નિ સંસ્કાર કર્યું અને પછી ગોપાલપુર આવી અને શ્રી ગોસાઈજીના આગળ ગોપા શ્રી પરમાનંદદાસજીની ખૂબ બઢાઈ કરી એટલે પ્રશંસા કરી તો તા સમય શ્રી ગુસાઈજી આપુ ઉન વૈષ્ણવ વैष्णवन के आगे यह वचन वचन श्री કહે કહે એટલે પછી તે વખતે શ્રી ગુસાઈજી એ પોતે શ્રી વૈષ્ણવો સામે પોતાના આ વચન પોતાના મુખથી કહ્યા જો પુષ્ટિ માર્ગ સાગર ભય એટલે આ બે બે સાગર થયા એટલે દોઈ મતલબ બે જ બે જ સાગર થયા એટલે સુરદાસજી અને પરમાનંદ છે એક તો સુરદાસ એક તો સુરદાસ ઓર દૂસરો પરમાનંદ એટલે એક સુરદાસજી અને બીજા પરમાનંદ સો તમે કહો હૃદય अगाध रस अगाध रस ભગવલ લીલા જહાં રત્ન ભરે હે એટલે એમનું હૃદય ભગવાનની લીલાનું જે રસ છે એ જ્યાં અગાધ એટલે જેનો પાર ન પાડી શકાય એટલો ઊંડું એવો રસથી ભરેલો છે અને જેમાં રત્નો ભરેલા છે એટલે એમને સાગરની ઉપમા આપી તો આ तो પ્રકારે. तो या प्रकार श्री गोसाई जी आपको श्री मुख मुख स्व परमानंद दास की સરાહના કીએ એટલે આવી રીતે શ્રી ગુસાઈજીએ પોતાના મુખથી પરમાનંદ દાસનો બઢાઈ કરી એટલે પ્રશંસા કરી તો વે પરમાનંદ દાસજી વે આચાર્ય જી કે એસે કૃપાપાત્ર ભગવદીય હતે એટલે પછી શ્રી એટલે પરમાનંદ દાસ શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર કૃપાપાત્ર ભગવદીય હતા जिनके ऊपर जिनके ऊपर श्री गोवर्धन नाथजी सदा प्रसन्न रहते એટલે જેના ઉપર શ્રી ગો- અ, શ્રી ગોવર્ધન નાથજી ખૂબ પ્રસન્ન રહેતા ताते इनकी वार्ता को पार नहीं तो आ, અનિર્વચનીય હૈ અનિર્વચનીય તો હૈ કહાં તાઈ કહીએ તો કાં તાઈ કહીએ એટલે આ આ આમની વાર્તા અનિર્વચનીય છે એટલે જેનું વચન ન કરી શકાય વર્ણન વર્ણન ન કરી શકાય તેવી વાર્તા છે સુંદર ચલો આજે પરમાનંદ વાર્તા સંપન્ન થઈ કાલે આપણે બીજા કુંભનદાસજીનો ક્રમ શરૂ કરીશું અને ચર્ચા પણ કરીશું હવે અત્યારે અહીંયા સંપન્ન થાય છે નો અત્યારે અધ્યયન શરૂ થશે